એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા દેવિયાની બા વાર્તા સાંભળે છે તેની સાથે યજુવેન્દ્રભાઈ છે રિંકુબા છે આવો આવો યજુવેન્દ્રભાઈ રિંકુબા આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ભાનુમતી બેનની વાર્તા છે અને વાર્તાનું નામ છે મોતીની માળા એક હતો રાજા એને એક કુંવરી એને એક હતા પ્રધાન એને પણ રાજાની કુંવરી જેવડી દીકરી બંને પાકી બેનપણી એકબીજાથી કાંઈ ખાનગી ન રાખે એટલો બધો અંદરો અંદર પ્રેમ હો થોડા દિવસ થયા ત્યાં રાજાની કુંવરીની સગાઈ નક્કી થઈ અને ધામધૂમથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ભાઈ પ્રધાનની દીકરી એક દિવસ રડતા રડતા કે બેન હવે તું તું થોડા દિવસની મહેમાન પછી હું પણ ક્યાંક પરણીને જતી રહીશ પછી કોને ખબર છે કે આપણે ફરી પાછા મળવા માટે જીવતા હશું કે કેમ એ કોને ખબર છે એમ બોલીને તો ધ્રુસકે ધ્રુસકે રોતી છાની જ ન રે કુંવરી કે તું રડમાં બેન આપણે જરૂર પાછા ઘણી વખત મળવાના કેમ કે મારું મોત જ નથી હું તો મરવાની જ નથી તું જો જીવતી હશે તો મને કોઈ બીમારી કે કોઈ માણસ મારી શકે એમ જ નથી કેમ કે મારું મોત તો આપણા ગામના છેડે મોટી ભેખડ છે એના ભોંયરામાં ઊંડે ખોદતા એક પેટી છે અને એ પેટીમાં એક મોતીની માળા છે તેમાં છે એ માળા જો કોઈ લાવે ને ડોકમાં પહેરે તો એ જ વખતે હું મરી જાઉં એ રીતે મારું મોત છે પ્રધાનની દીકરી રાજાની કુંવરીની બેનપણી હતી પણ હમણાં ઘણા વખતથી પોતાની બેનપણીના લગ્નની જે ભવ્ય રીતે તૈયારીઓ ચાલતી હતી તથા એના ઘરેણા કપડાં અને કુંવરીને રૂપાળો રાજકુમાર પરણવા આવવાનો હતો એ બધું જોઈને પ્રધાનની દીકરીને એના સ્વભાવ મુજબ મનમાં ઈર્ષા થવા માંડી હો જજુવેન્દ્રભાઈ એટલે એને એક બુરો વિચાર મનમાં આવ્યો ઘેર આવીને રીસાઈને ખાધા પીધા વિના એ તો માથે ઓઢીને સૂઈ ગઈ પ્રધાન મનાવે તો પણ એ ન ખાય કે ન પીવે બસ એક જ વાત મને એ માળા લાવી આપો પ્રજાને કહ્યું દીકરી તું કહે છે એનાથી એ વધુ કિંમતી તને સાચા હીરાનો હાર ઘડાવી દઉં પછી છે કાંઈ પણ પ્રધાનની દીકરી હઠ મૂકે જ નહીં એટલે થાકીને પ્રધાને માણસ મોકલીને એ માળાવાળી પેટી ભોંયરું ખોદાવીને મંગાવી અને દીકરીને સોંપી લગ્ન કરવા કુંવરીની જાન આવી ત્યાં પ્રધાનની દીકરી બની ઠણીને પહોંચી ગઈ માંડવામાં બંને વરઘોડિયા શોભી રહ્યા હતા હો રિંકુબેન અને એ બે પક્ષે આનંદ મંગલના સરસ ગીતો ગવાઈ રહ્યા હતા પણ જેવા બે લગ્નના મંગળ ફેરા પૂરા થયા કે રાજાની કુંવરી ધડામ દઈને એકાએક પડી ગઈ અને એના તો પ્રાણ નીકળી ગયા રંગમાં ભંગ પડી ગયો અને બધે શું થયું શું થયું શું થયું અચાનક સૌને સવાલ થવા માંડ્યો કપટી પ્રધાનની દીકરીએ બરાબર એ જ વખતે ડોકમાં મોતીની માળા પહેરી હતી એવો તો કોઈને ક્યાંથી ખ્યાલ આવે હવે શું થાય માંડવે પરણવા આવેલ મીંઢોળ બંધો વરરાજો કાંઈ પરણ્યા વગર પાછો થોડો જાય એમ બધા કહેવા માંડ્યા તો પછી એનો ઉપાય શો એમ સૌ વિચારતા હતા ત્યાં કોઈએ એ જગ્યાએ પ્રધાનની દીકરીને બેસાડીને પ્રસંગ પૂરો કરી લેવાનું કહેતા પ્રધાને હા પાડી કે હા પરણાવી દો મારી દીકરીને એની દીકરીને તો ભાવતું હતું ને વેદે ચીંધું એની જેમ એને તો એટલું જ જોઈતું હતું એ તો મનમાં હરખાથી પરણવા બેસી ગઈ અને રાજકુંવરની સાથે પરણીને સાસરે ઉપડી ગઈ આ બાજુ કુંવરીના મા બાપનો અફસોસનો પાર નહોતો દેવ્યાની બેન કુંવરીએ એના મા બાપને એકવાર કહેલું હું જ્યારે મરી જાવ ત્યારે મારા શરીરને બાળી નાખવાને બદલે તમે ગામની બહાર એક ઓરડો બંધાવીને એમાં મૂકી આવજો અને એ ઘરમાં બધું રાચ રચીલું ખાવા પીવાની બધી જ વસ્તુઓ મૂકી આવજો આ વાત કુંવરીની મા બાપને યાદ હતી હો એટલે ગામની બહાર દૂર દૂર એમણે ઓરડો તૈયાર જ રાખ્યો હતો એમાં કુંવરીના શબને શરીરને મૂકી આવ્યા અને રડતા રડતા ઘેર આવ્યા એ તો હવે પેલી પ્રધાનની દીકરી મોતીની માળાને જીવની જેમ સાચવી રાખે પોતાની ડોકમાં જ પહેરી રાખે પણ રોજ રાતે રખે ને તૂટી જાય એમ વિચારીને કાઢીને પોતાના ઓશિકા નીચે મૂકી દે એ સાથે જ દૂર જંગલમાં પેલી કુંવરી સજીવન થાય ઓરડામાં બધી ખાવા પીવાની વસ્તુઓ હાજર જ હોય તે મન ભાવતી ચીજો બનાવે ચા પીએ અને સવાર પડે ત્યાં ફરી પોતે મળદામાં ફેરવાઈ જાય જેવી પેલી માળા પહેરી લે આમ દિવસો જતા હતા એવામાં પેલો રાજકુંવર કે જેની સાથે લગ્ન થવાના હતા એ તો ઘોડા ઉપર શિકારે નીકળો તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો તે ભૂલો પડી જતા જંગલમાં રાત પડી ગઈ રસ્તો શોધતો શોધતો આમ તેમ ભટકતો હતો અને ભૂખ્યો અને સખત તરસો પણ હતો ત્યાં તેની નજરે દીવો બળતો દેખાયો એટલે દીવાની દિશામાં આગળ વધ્યો જ્યાં નજીક આવે ત્યાં તો સરસ મજાનું કોઈનું ઘર દેખાયું એ તો અંદર ગયો કુંવરી હરતી ફરતી કંઈક કામ કરતી હતી એણે આ અજાણ્યા મુસાફરને ખાવા પીવાનું આપ્યું ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઈ ભાઈબંધી થઈ એટલે તો મુસાફર અવારનવાર ત્યાં આવવા માંડો ભાઈ રાજકુંવરી મનમાં સમજતી હતી કે આ એનો ખરેખરો પતિ છે પણ તે કુંવરને કાંઈ કહેતી નહીં થોડા વખત પછી રાજકુંવરીએ એક સરસ મજાના દીકરાને જન્મ આપ્યો રાત્રે ઉઠીને દરરોજ દીકરાને નવરાવી ધોવરાવીને તૈયાર કરતી પણ સવાર પડતા જે મરી જતી ત્યારે પેલો કુંવર આવીને એની દેખભાળ કરી જતો અને રમાડવા લઈ જતો ધીમે ધીમે કુંવર બોલતા શીખ્યો ત્યારે તેણે માને વાત કરી મા તારી ગેરહાજરીમાં મને કોઈ ઘોડા ઉપર ફરવા અને મહેલમાં રમવા લઈ જાય છે કુંવરી તો બધું સમજી ગઈ એણે પૂછ્યું ત્યાં મારા જેવડી કોઈ બાઈ છે કોઈ સ્ત્રી છે એની ડોકમાં મોતીની માળા એ પહેરે છે છોકરો કે હા મા પણ એ કાંઈ મને રમાડે નહીં પણ પેલા ભાઈ છે ને મને ખૂબ રમાડે અને દરરોજ તારે શું જોઈએ તને ગમે તે લઈ લે એમાંથી એમ કહીને એના મહેલમાં મને બધે ફેરવે હો કુંવરી તો કે એક કામ કરજે બેટા હવે જ્યારે તને પૂછે ને ત્યારે કહેજે પેલી બાઈની ડોકમાં મોતીની માળા છે એ મને જોઈએ છે અને એ લઈને અહીં દોડવા આવજે હું તારી વાટ જોતી ઊભી હોઈશ હો છોકરાએ બરાબર યાદ રાખ્યું હો રિંકુબેન અને જ્યારે એના બાપે કંઈક લેવાનું કહ્યું કે તરત પ્રધાનની દીકરીની ડોકની માળા બતાવીને કહ્યું મારે આ જ જોઈએ છે રાજકુંવરે એની પત્નીને આપવાનું કહ્યું એટલે પ્રધાનની પુત્રી એકદમ ગુસ્સે થઈને ના પાડીને એકદમ ગુસ્સે થઈને બોલી તમે પણ શું કામ એવું પૂછીને આ છોકરાને મોઢે ચડાવો છો લાવતા નહીં અને ક્યારેય ઘરમાં છણકો કરતી એ ઊભી થઈને જતી રહી છોકરાના પિતા એને જુદી જુદી ચીજો બતાવવા લાગ્યા પણ એણે તો ના મને એ જ માળા જોઈએ એમ માગણી ચાલુ રાખતા રાજાએ કંટાળીને માળા આપી દેવા માટે રાણી ઉપર બળજબરી કરી અને પ્રધાનની કુંવરીએ એકદમ કીજાઈને બંને હાથે માળા તોડી નાખી અને માળાનો કર્યો ઘા માળા તૂટીને મોતી વેરાઈ ગયા એ જલ્દી જલ્દી છોકરાએ ભેગા કરીને મુઠીઓ વાળતો ત્યાંથી ભાગ્યો મોતીઓ લઈને પાછળ એના પિતા ઉભો રે હું મૂકી જાઉં ભૂલો પડી જઈશ ઉભો રે એમ કરતા પાછળ દોડ્યા છોકરો તો ઉમરામાં ઉભેલી એની માને જલ્દી જોવા માંગતો હતો એટલે એણે દોટ મૂકી અંતે ત્રણેય જણા સાથે થઈ ગયા અને કુંવરીએ રાજાને બધી વાત કરી રાજાએ મેલા મનની પ્રધાનની દીકરીની વાત જાણીને ખૂબ દુઃખ થયું રાજાને માં દીકરા બંનેને પોતાને ત્યાં લઈ આવ્યો એ તો પ્રધાનની દીકરીને સજા કરવા માટે કાઢી મૂકી અને એની ખરી પત્નીને સાચી પત્નીને રાણી બનાવીને ત્રણેય આનંદથી રહેવા લાગ્યા હો ભાઈ પછી તો ખાધું પીધું ને બટેટાનું શાક કર્યું તો આમ ભાઈ રાજાની ને રાણીની આ વાર્તા હતી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો